આપણો દેશ ધર્મ થાય આપણે આપણો દેશ ધર્મ પાસે જરા શાંતિ નહીં એ કઈ જાય ધર્મ તો કેવો ને જન્મ જન્મ ગુજરાતમાંથી બાળકોન પોતાના સ્વભાવના સ્વરૂપનો ભોગતા શું આખું જગત જગત પરમાતામાં છે ઉજ્જલ ઉજ્જલ ભોગતામાં છે ભોગતા અને સ્વરૂપ વાળા પરમાતા સ્વરૂપ શું આપે એ શુભ કરીએ શુભ આપણને શું આપે શુભ શું આપે શુભ કરીએ શુભ હા શુભ ભરાવે મનુષ્ય મોક્ષ જવાની ભાવના થાય તો એનો

રૂપિકાર કહેવાય અને શુદ્ધ શુદ્ધ અનેકાંત અનેકાંત જીવો આ બધા સંપ્રદાયો બધા સંપ્રદાય કહેવાય એટલે મારે આચાર્ય નથી કહેવું પડશે તમે કેટલાક મહાત્મા પૂછ્યું તમારે વિસ્તાર તમારે એકાંત તમારે આમાં મોક્ષ થવાનું તમારી નહીં દીકરાની ઈચ્છા કરો જ્ઞાની ગુરુ સાથે તો જ મોક્ષ થાય તમારી ઈચ્છા કામ લાગે કામ પોતે નિશ્ચિત થયેલો નથી પોતે નિશ્ચિત થયેલો નથી એકાંતિક એકાંતિક સંપ્રદાય કહેવાય એ પણ આચાર્ય દરેક આચાર્યનો સંપ્રદાય છે એકાંતિક પણ છે મહાવીરના નામ પર એકાંત ચાલે એકાંત હતા ભગવાન ગયા આગળ આ આપણે થાય આવી શું છે બંનેને સ્વીકારે દરેક સત્યને સ્વીકારે એકાંતિક માં કહેવાય એટલે આચાર્ય મહારાજ મારે ખુલ્લું કહેવું પડશે કે તમે વિચાર માર્ગમાં નથી ગુજરાતમાં તો અનેક આમ ચાર ભાગ હોય શું ભાગ ચાર ભાગ અમારું બધું એકાંતિક એકાંતિક સાધન બધું સમજાય તમે પણ થઈ જાય તો સંસારમાં તો તમે આ તો મતમાં જ અંદર ગયા પોતાનો ખરો કરાવવા આ બધા આ બધા વિતરાગ ધર્મ છે ત્યાં વિતરાગ છે એકાંતિક સંપ્રદાય પોતે જ મહારાજ પૂછે છે ને તો મહારાજ તમે વિતરાગ ધર્મ કે સંપ્રદાયમાં છો તમે સંપ્રદાયમાં કયા સંપ્રદાય એટલે એકાંતિક વૈષ્ણવ સંપ્રદાય અને સિંહે સંપ્રદાય કહેવાય અને મુસ્લિમો સંપ્રદાય કહેવાય બરોબર ને એકાંત આખો જૈન ધર્મ એકાંતિક થઈ પડ્યો છે એના આરોપણ કરનારા એના જે તમારું વાણી એટલે કોઈ જીવને અત્યારે સંપ્રદાય તો કેટલા સંપ્રદાયના સાધુ આચાર્ય માણસ બોલતા હોય વ્યાખ્યાન કરતા હોય એટલે સ્થાનેમાંથી આવી બેઠા ઉઠી જતા ના આવે આ બધા સ્થાનેમાંથી ઉઠી જતા પાકી વાણી આધારે પાકી છે વાણીએ પાકી છે વર્તને પાકી છે ભગવાનને બધાને પોતાનો એમ લાગે બધો કરે છે પોતાની મુસીબત આવે તો મેં મેં કરે રાખતો પછી બી તાર સત્ય પ્રગટ જ ના થાય કેટલા દાડા કરીશું આપણે જ્યાં સુધી આપણે મળી નથી કચોટી ચડાવવાની જ્યારે જ્ઞાન પુરુષો કચોટી ચડાવ્યા નથી

ફાયદો નિકાલ કરી નાખી દીધે છે કટાય છે ત્યાં દુઃખ હોય જે મારા જવાય ગમે તે ગમે તે અમારા કટાય થી રહી થાય કસાય જેવી છે તો જ્ઞાની ગુરુ પોતે કસાય રહે એટલા હોય હોય ત્યાં સુધી સાઈડ ના અધિપતિ હોય ત્યારે સામ્રાજ્ય આપણું ના નથી ત્યારે રાજા પણ એને દુઃખ દેતું નથી અને રાજા પણ જાય ત્રણ ઘર છે કે સાહેબ દુઃખ આપે કોઈ કોઈ પોતાને કોઈ દુઃખ જ નહીં એ આપણા કચારો આપણને દેખાય આ દુઃખ લે છે ના ના કચારો પોતે આપણા દુશ્મનો પોતે બીજાના દુશ્મન તરીકે દેખાય અને આપણને સમજાય નહીં હોવાથી નિમિત્તને કચરો કર્યો નિમિત્ત માત્ર નિમિત્ત છે કચરો કર્યા છે બીજી ભાઈ બીજી ભાઈ બીજી ભાઈ Thank you. મોક્ષે જવું તો નથી જવું આંતર શુદ્ધિ કરીએ મોક્ષ તો આગળ આંતર શુદ્ધિ અત્યારે વિદાય થાય તંત્ર સુધી સનાતન છે કેવું એ જ મોક્ષ છે ભગવાન આપણે પૂછ્યા પૂછો એટલે અલગ વાત એના પૈસા તો સમજાતું નથી અલગ વાત ગુજરાત આ પ્રશ્ન છે તો મનુષ્ય ચાર જણા ડિસ્ચાર્જ બંને છે અને ક્રિયા ગતિમાં એટલું ડિસ્ચાર્જ થાય છે તો અમારો પ્રશ્ન હતો કે જે વ્યવહાર રાખી જીવ આવે છે ત્યારે વિકેન્દ્રિય હોય છે ત્યારે ફક્ત ડિસ્ચાર્જ જ હોય છે એટલે આગળ ચાર્જ કરે તો ડિસ્ચાર્જ થાય તો એની આગળ ચાર્જ શું કરેલું એટલે ચાર્જની શરૂઆત ક્યાં શરૂઆત શરૂઆત આ માળાની ક્યાં થાય છે મારા ભેળ નામ માટે ખબર નથી માળાની શરૂઆત ક્યાં થાય છે બુદ્ધિ હોય અમને સમજાવવા માટે બોલવું પડશે એવું બધું છે આમને સમજાવવા બુદ્ધિવાદીઓને સમજાવવા માટે આવું પડવું આવી આ રીતે બધાની વસ્તુઓ છે આ બધી આ ફક્ત આદિ કેટલા ભાગના છે કે જે જે મા દીકરી ગમ્ય છે ને ગમ્ય એટલી જ આપણે અંતરાળી છે અને આપણે જ્ઞાન કરીએ છીએ દર્શન કરીએ છીએ બીજું બધું તો અનાજ એવું બધું બન્યું જ નથી આજે માળા હોય ને તેના આદિ કોને કોઈ માણસ ચોથો મળતો ત્યારે શરૂઆત ક્યારે ગોળ છે રામ પોતે પોતે પરમાત્મા થઈ મજા આવે ત્યાં સુધી આવી અને ફરવા છે બુદ્ધિ ના કેસ છે ભગવાન પાસે બહુ પ્રશ્ન વિચાર પડે એના દૂધ મનમાં આવ્યો ત્યારે તે અહીંયા આગળ પણ સમસ્યા અતિક્રિય થયા પછી તારે ઇન્દ્રિયનું જ્ઞાન બધું લખા જગતનું જ્ઞાન કરે સમજાય નથી લોકોને એમ સમજાય ના આપણે હવે સ્ટેશન હા જબરજસ્ત સ્ટેશન સારું વાત જુદી નીકળે ઓર જ્ઞાની ભેદે થઈ હતી અજ્ઞાની ભેદે હોય જો જ્ઞાની કોણ જ્ઞાન હોય તો પણ માથું બોલે હોવું પણ ડાક્ટર બોલે ડાક્ટરને બોલાવવું પડે એવું હશે હવે ત્રણ વસ્તુ આપી વસ્તુ હવે બધું બોલે મારી પાસે સોળ છ ઓગણીસો પંચોતેર દાદા દર્શને જે જાતિ પ્રમાણ છે ને જે માઇલમાં છે એ જ બરોબર એ જ બરાબર કોઈ વૈષ્ણવ રઘવાટીઓ ન થોડાક જઈને રજવાટિયા ના હોય એનું કારણ છે માઇકમાં એ માઇકમાં રગવાડ છે આ માઇકમાં રગવાડ નથી પેલા રગવાડ હોય ને તો આપણે ભેગા બહારે પણ હરી જાય ઘોડો સારા નહીં ચાબા પાણી જોઈએ ને ઠંડો પડી જાય વૈષ્ણવને તમારે રહેવું પડે આ જ્ઞાનનું બધા છે ને એવું રીતે એ છે સત્સંગ તો આગળ એના જબરદસ્ત લાવે છે અને શીખે જબરદસ્ત

સમજે જ્ઞાન નતું ને ત્યારે મનમાં કઈ ભૂલચાર આવે કે આ બગડે છે એટલે એકદમ અહીંથી ઉગ્ર પરમાણુ ઊભા થાય અને તેને તું જતે પોતે તન્માયાકાર થઈ ગયું એ ઉગ્ર પરમાણુ ઉડતા હોય તેને તું તન્માયાકાર થયું તેને ગુસ્સો કહેવાય આત્મા તન્માયાકાર થાય એનું નામ ગુસ્સો નહીં તો આ ભૂતલના પરમાણુ ઉગ્રતા હોય છે તે ઉગ્ર સ્વભાવ તમને સમજાય છે એનો સ્વભાવ બતાવે ઉગ્રતાનો બાકી ક્રોધ ના કહેવાય ક્રોધ ક્યારે કહેવાય તો એ સંજ્ઞા એકાત્મા તને ખબર પડ્યા જ કરે છે ને કે વધ્યો ઘટ્યો એ બધું ખબર પડે વધે એવું ખબર પડે ને ઘટ્યો એવું ખબર પડે અને બંધ થઈ ગયો તે ખબર પડે માટે આત્મા જુદો રહ્યો છે હવે રોજ ખરેખર ક્યારે કહેવાય એનું પરિણામ જોવો હોય તો રાત્રે તાર નામ જો પૂરી રાત્રે છે તારા મદદ જોડે કઈ મતભેદ પડી ગયો હોય તો પહેલા અજ્ઞાનતામાં ચોંટો રહેતો ચોંટો તે હવાના પર્વત ચા પીએ તો ઘટે પેલું મહી પાછું ધક્કા રહ્યા કરે હવે ચોંટો ના રહે તને સમજાય છે કે તને અનુભવમાં આવે છે ચોંટો ના રહે એટલે પહેલા અજ્ઞાનતામાં સાંતો રહે જ નાની બાબતમાં ના રહે તો મોટી બાબતમાં રહે પણ રહે ખરો સાંતો પંદર વર્ષ પહેલા નુકસાન કરી ગયો નહીં તે પણ ભેગો થાય એટલે તમારે ચોથો આગળ થઈ જાય એ પેલો આવે અને આ તો ચોથો રે નહીં રાતે મતભેદ પડ્યો હોય તો સવારમાં કશું જ ત્યારે કશું બધું જ નથી આખા ને ચોથો રે એવું ક્રોધનો ક્રોધ થાય એનો તોતો રે લોભ થાય તેનો તોતો રે માન થાય તેનો ચોથો રે અપમાન કોઈ કર્યું ને બીજાને સોંતો રહ્યા અને કપટ નો સોંતો રહ્યા એ બધાના સોંતા રહે તો ક્રોધમાન માયા લોભ છે એ વાત નક્કી થઈ સોંતો ના રહે તો ક્રોધમાન માયા લોભ નથી સમજાય છે ને એટલે એ એ પછી પરમાણુ ગુણો છે બધા એ ઉગ્રતા પરમાણુ ગુણ છે આકર્ષણ વિકર્ષણ પરમાણુ ગુણ છે શું કહ્યું આવી જશે બધું સમજી લઈએ તો આનો કોડ પડી જાય આ સાયન્સ છે એટલે સમજી લેવું પડે આ ધર્મ નથી ધર્મ હોય ચાલી જાય એટલે બધું સમજી લેવું પડે સાયન્સમાં તો આપણે શિયાળ કાઢે છે આ બટન દબાવ આ બટન દબાવ પંખો થઈ જાય ભૂલ થઈ જાય તો એટલે આ સાયન્સ છે સાયન્સ એટલે શબ્દ એ શબ્દને અમારા શબ્દ ઉપર રહેવું છે અને આ શબ્દો કંઈ બહુ મોટા એ નથી કે આપણે યાદ કરવા માટે વાર લાગે એવું અમારા શબ્દો કોઈ શબ્દ જ રહેવું જોઈએ તેથી આજ્ઞા એ ધર્મ કહીએ છીએ અને આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ તેથી કહીએ છીએ બીજું બધું કરવાનું તપ તમારે કરવાનું છે નહીં અને ધર્મ બીજો બધો કરવાનું નથી આપણે આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ એમ કહીએ છીએ બીજું બધું સંભાળ નિકાલ કર્યા કરો તો પણ જે ખાવા પીવાનું આવે એ બધું સંભાળ નિકાલ કરો એનો ઉકેલ લાવો એને ક્રોધ કહેવાય નહીં એ આ જે છે ઉગ્ર પ્રમાણ એ આવે એને પુષ્ટિ મળતી બંધ થઈ ગઈ એટલે ધીમે ધીમે મંદ થતા જશે મંદ થતા જશે એક દાળ તો કોઈ તો જડશે નહીં સમજાય છે ને એટલે એને આપણે ક્રોધ કહેવો નહીં જેવા નથી ક્રોધ એને આપણે ક્રોધ કરીએ તો બફાય જાય થાકો તને સમજાય છે એની વ્યાખ્યા આપણે ના સમજીએ સોનાની અને પછી પિત્તળે સોનું કહીએ તો પછી આપણે કિંમત જ ના કહેવાય ઈશ્વરે બફિંગ કરી એવું દેખાય કે ના દેખાય ઈશ્વરે બફિંગ કરી એના જેવું દેખાય સોના જેવું પણ સોનાની વ્યાખ્યા ગુણ સહિત જાણવી જોઈએ એવી રીતે ક્રોધ શું છે લોભ શું છે આકર્ષણ શું છે વિકર્ષણ શું છે ઉત્તર પરમાણુના ગુણો છે આકર્ષણ વિકર્ષણ જેમ લો ચુંબક અને ટોંકણી ફરે આપણે લો ચુંબક ફરે ટોંકણી ફરે જ નહીં એમાં જીવ છે ને જીવ નથી કારણ કે લો ચુંબક થઈ ગયું છે એવી રીતે શરીરના પરમાણુમાં ઇલેક્ટ્રિકલ બોડી છે અંદર એટલે આખું શરીર લોહચુંબકમય હોય પણ પરમાણુ મળતા આવે ત્યારે ખેંચાય પરમાણુ મળતો આવે તો ખેંચાય અને પરમાણુ મળતો ના આવે તો વિકર્ષણ થાય પણ ભેદ થયા કરે ખબર પડે ને પરમાણુ મળતા આવે ત્યાં આગળ બે ખેંચાય અને પરમાણુ મળતા ના આવે તો વિકર્ષણ થાય એટલે આ પરમાણુનો ગુણો છે મળતો આવે તો જ આકર્ષણ થાય આકર્ષણ ના થાય સાયન્સ બધી વાત આમ જઈને એટલે ડેવલપ કહેવાય એટલે વાત સમજાય ઝીણવટથી સમજી લેવાની જરૂર છે સમજવાની જ જરૂર છે કશું કરવાની જરૂર નથી સમજવાની જ જરૂર છે આત્મા અમે આપી દીધો એ નિર્લેપ ભાવે આપેલો છે અંતર જ આપેલો છે હવે સમજવાની છે ફક્ત ફક્ત જ્ઞાન જાગૃતિ એટલી બધી ન રહે અને ભૂતલની ખેંચ છે શું છે ભૂતલની ખેંચ વાળું છે અનંત અવતારથી ભૂતલના પક્ષમાં બેઠા હતા એકદમ આપણે વિભક્તિ થઈ ગયા શું થયા એટલે પૂજ્ય ના સમાવાર્ય થયા આપણે શુદ્ધાત્મા થઈ જાય એટલે પૂજ્ય નામથી વિપક્ષી થયા વિપક્ષી થયા પણ પૂજ્ય ની ખેંચ એને અનંત અવતારની છે તે જાય નહીં ઘણા કાળની છે ને એ ખેંચ જાય નહીં એટલે એ ખેંચ નુકસાન કેમ કરે છે ફક્ત એક આ સ્ત્રીપુરુષોના આકર્ષણમાં એ ખેંચ નુકસાન કરે છે તેમાં બહુ જાગૃતિ રાખવી જોઈએ સમજ ભાઈ ને ત્યાં આગળ એટલી જાગૃતિ રાખી છે કારણ કે આત્મા નિલેબત છે એને કશું થવા નથી પણ જાગૃતિ ના છે તો ભૂતલને છે એને અંધકારમાં ગાલી દે અંધકારમાં ગાલી દે ખબર ને એટલે બહુ જાગૃતિ રાખે એટલે મનમાં જે વિચારો આવે એ સંબંધી તો તરત જ એ વિચારોને આપણે જ્ઞાતા દર્શા એને જોવા જાણવા અને પછી પ્રતિક્રમણ કરી જેના નિમિત્તે વિચાર આવતા તેના નામનું પ્રતિબળ કરવું પ્રતિક્રમણ કરી અને એને ભૂસી નાખવા જેટલા વિચાર આવે એને ભૂસી નાખીએ તો ફરી ઊંઘવાને લાયક રહ્યો નહીં એ બધા ભાવો એ બધા ભાવ અંતસ્કરના ભાવ છે પ્રકૃતિના ભાવ છે એ જો આમાં આત્મા એને પુષ્ટિના પર ફરી ઊંઘવાને લાયક રહેતો નથી આત્મા પુષ્ટિને આત્મા તમને આકાર થાય એટલે ઉંમર નાની છે એટલે આપણા જે આકર્ષણ સ્વભાવ ત્યાં જાગૃતિ ક્રિયા ખાણી બીજું બધું ખાવા પીવાનું બધી જાગૃતિ રાખવાની જરૂર નથી પેલામાં ખાસ રાખવાની જરૂર નથી પણ તે આ ઉંમર નાની કાઢી અત્યારે જાગૃતિ રાખવાની જરૂર છે કારણ કે બુદ્ધિ અવરું દેખાય છે પુત્રની ખેંચ છે ને બુદ્ધિ અવરું દેખાડે એ અજ્ઞા અજ્ઞા સ્વભાવ છે બે જાતના અજ્ઞા અજ્ઞા અને પ્રજ્ઞા જ્ઞાન આપ્યું પ્રજ્ઞા ઊભી થાય છે પ્રજ્ઞા નિરંતર છે એટલે મોક્ષ પડી લઈ જવા માટે આપણે ચેતે ચેતે પડે એ ખુશ થયો એ થયું ચેતે ચેતે એ મોક્ષે લઈ જવા માટે પ્રયત્ન કરે અત્યાર સુધી જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞા હતી તે અજ્ઞા સંસારની બહાર નીકળવા ના દે અજ્ઞાથી અજ્ઞાનો પ્રકાશ કરો બુદ્ધિ અને પ્રજ્ઞાનો પ્રકાશ પોતે જ્ઞાન એટલે જ્ઞાન મોક્ષે લઈ જાય અને બુદ્ધિ સંસ્થાની બહાર નીકળવા ના દે કારણ બુદ્ધિ હંમેશા નફો ટોટો જુએ છે શું જુએ છે એટલે નફો ટોટો જુએ ત્યાં સુધી મોક્ષ થાય નહીં નફા ખોટાથી રહિત થયો તો મોક્ષ થાય એટલે બુદ્ધિ નો સ્વભાવ છે નફો ટોટો દેખાડો છે એ ખોટું છે અરે બેસવાની બાબતમાં નફો ટોટો જોવાનું બેસવાની બાબત હોય ને હોટલમાં નફો ટોટો એ હોટલ હોય તો આ હારી ખરાબ છે એટલે બુદ્ધિનો સ્વભાવ નફો ટોટો દેખાડવો અને જ્ઞાનનો સ્વભાવ સંભાવ દેખાડવો સમ વિષમ નહીં બતાડવો જય સચિદાન એટલે આ સાયન્સ છે એટલે સાયન્સ સમજી લઈએ તો પછી વાંધો નહીં તારે મનમાં ગમે તેવા વિચાર આવે તો એ વિચારો સૂક્ષ્મ સંયોગો છે શું છે આ બહાર જે આવે એટલે બહાર સ્થૂળ સંયોગો કહેવાય બહાર જે બધા બહાર અનુભવમાં આવે ઠંડી ગરમી કોઈ ભેગો થાય કંઈ આ પથડાય બીજું થાય બીજું જોવામાં આવે સિંહ જોવામાં આવે ભાગ જોવામાં આવે આ ઇન્દ્રિયોથી જે જે બધા બહારના સ્થૂળ સંયોગો થાય એ બધા સ્થૂળ ભાવ કહેવાય પછી વાણીથી આપણે ના બોલવું તેવું બોલી જવાય તે વાણીના પ્રયોગ કહેવાય અને સૂક્ષ્મ સહયોગ એટલે મનમાં જે ભાવ આવે બુદ્ધિ જ્યાં જ્યાં દેખાડે એ બધા સૂક્ષ્મ સહયોગો છે એ સૂક્ષ્મ સહયોગો એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા જ શું છે એ જાણવા યોગ્ય છે ખરાબ કે ખોટા એ આપણે વિજ્ઞાન લેવાનું નથી બુદ્ધિ કરતી રહી આ સારા ના ખોટા કારણ નફો ટોટો જોતી હતી ને આ સારા ના ખરા ખબર ગણી ને હવે જે આવે તે ફક્ત કોકને નુકસાનકારક વિચારો આવતા તો આપણે જાણવું કે કાકાના માટે વિચાર નહીં ખરાબ આવે છે તો કાકાના માટે પ્રતિક્રમણ કરી લેવું અતિક્રમણ કરે એવા વિચાર આવે તો પ્રતિક્રમણ કરવું એટલે તો ક્રમણ વિચાર તો છે જ જાણે ક્રમણને માટે વાંધો નથી અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરવું આપણા મનમાં ખરાબ વિચાર આવ્યા કાકાના માટે એટલે કાકા જાણતા નહીં પણ આપણે સમજીએ ને કે આપણું મન હજુ એમની જોડે મેળવું છે માટે આપણે એનું મનને કંઈ પ્રતિક્રમણ કરવું છે તારે વખતે ને એમ કેવું કે મધુરી પ્રતિક્રમણ કરો કે કાકા માટે કેમ ખરાબ વિચાર કર્યા આ બે જુદા પડ્યા એટલે જુદાપણાનો ભાવ સેવન કરવો જોઈએ શું કરવું જોઈએ અભ્યાસ કરવો જોઈએ અભ્યાસ કેવી રીતે થાય છે હરીસાને હમણાં ઉભી રહું ને એટલે તરત નહીં મધુરી દેખાય તે કહ્યું ને એટલે મધુરીને કહેવું મધુરી તારે છે આ ભાવ કેમ કર્યો અતિક્રમણ કેમ કર્યું માટે પ્રતિક્રમણ કરવું આપણે પ્રતિક્રમણ કરવાનું નહીં આત્મા આત્મા આપણે આત્મા થઈ ગયા પ્રતિક્રમણ કરવાનું હોય છે તને સમજાય છે ને હવે તો સરવારે રહ્યું છું કારણ કે તું શુદ્ધાત્મા અને આ મનના વિચારો એ બધા જ્ઞેય છે સ્વરૂપ આ સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો બધા જ્ઞેય સ્વરૂપ છે અને તું જ્ઞાતા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ એટલે હવે રહી સરવારો કાઢે કે આખા બધા તો ચોપડાનો સર્વે કાઢી આલો કારણ કે તું શુદ્ધાત્મા અને આ જગત આખું આ શરીર બરી મન વચન ગાયા બધું સંયોગો એકલામાં જ આવી જાય સંયોગો શુદ્ધાત્મા અને સંયોગો બે જ રહ્યું આવે હવે સંયોગો આપણે અહીંયા આગળ આપણને ના ગમતો હોય એવો માણસ અહીંયા આગળ ઘરમાં આવ્યો અને બેગને વિસ્તરાવીને આવ્યો ત્યાં આપણે સમજી કે મહેમાન થવા આવ્યો ના સમજી જઈએ બિલકુલ ના ગમતો હોય જેમ કે વાતચીત કરવા ના ગમે આપણને પણ એ બેઠો એટલે મનમાં સમજી ગયા ને કે બેગ વિસરાવીને આવ્યો એટલે આપણે જાણીએ આવડી બધી કેવા મનમાં શું આવે મળે ના બોલે મળે તો લોકો બધા એક રાખે છે મુંબઈના પણ મનમાં મનમાં ગાળો વળે મનમાં મનમાં જાત જાતના અતિક્રમ કર્યા કરે સમજાય છે ને ભગવાને કહ્યું કે એના કરતાં ગાળો દીધી હોત તો છૂટ પણ અહીં જે મનમાં જે કર્યા કર્યું તેનાથી બંધ એટલો બધો બંધનમાં આવી જાય ગાળો વળી હોત છૂટી જાય પેલો બે ગાળ વળી તમે બે આપી પેલો ત્રણ આપી જતો રહે શું પણ તે મનમાં લોચા વાળું તેથી સંસાર આવતા અવતારો ખરાબ કરું છું બગાડું છું હવે આ મુંબઈના લોકો તો ધીરજ વાળા શાંતિ વાળા મોડે ના બોલે મહી લોચા વાળા કરે શું કરે એટલે મહી આવે તો મનમાં આ ખરો ક્યાં આવ્યો અને પાછો મોડે ભેગો થાય તબિયત થાય છે પાછો મોડે આવું કરે કપટ બધા કપટ કપટને સંગ્રહ સ્થાન કરે તબિયત સારી છે ને ઘેર બધા સારો છે ને એટલે હું મળી બધા બધા ઉગાડો ચક્કરની કઈ જાતનું શું છે કહી દે ને ક્ષત્રિયની કહે છે કે તારણ મારે ભાવતું તો જતો હોય જતો લોચાવાળા જૂઠું બોલવું કપટ કરવા કરતા ઉગાડ કરતા એને કરે તે પાછો ઘરમાં એની વાય પૂછ્યા કરે આ પેલો આવ્યો ક્યાં જવાનો છે હું શું જાણું એ ક્યારે જવાનું એની વાઈફને ના ભાવતું એવું કશું ને ભાવતું એવું નથી એની વાઈફને જો એટલે એની વાઈફ કહે આપણે શું આવ્યા છે આવ્યા જય આ શું થાય પેલા રાતે ઉમણા આવે આ પથારી તો જોઈ તો મત કરી આપી ભાઈ પાસે ના હોય પેલા ઉમણા આવે કરે પેલો ઊંઘી ગયો બને ભારે બધી અસ્તિત્વમાં કરી અને આનંદ પૈસા બધા બગાડે છે તો બેન આપણે શું કહેવા માંગીએ છીએ કે આ સહયોગ છે શું છે અને સંયોગો આપણે ગમતો હોય કે ના ગમતો હોય સંયોગો કેવું એ જાતના બુદ્ધિથી બે ભાગ પડી જાય અને જ્ઞાનથી બધા સંયોગો ભેગા કહેવાય શું કહેવાય જ્ઞાનથી બધા સંયોગો કહેવાય એટલે આપણે આવ્યો ત્યાંથી સંયોગ છે એટલે સંયોગો પાછા સ્વભાવના કેવા છે વિયોગી સ્વભાવના કેવા છે સંયોગો માત્ર એના સ્વભાવ વિયોગી છે એટલે દવા માટે આવ્યો છે ચક્કર ઉમતા કર્યા આ એ જ્ઞાન પહોંચાડે વ્યવસ્થિત જેટલું હોય એટલા દાડા રે અને પછી એક દાડો આપણે હવામાં ઉઠીએ તો બીજા મતલબ આપણે કેમ ઉતાવળ કરો છો ના મારે દાખલ એવું છે આપણે અમદાવાદ ગમે ના આજનો દાડો રહી જાવ અરે મારે કોર્ટમાં તારીખ છે એ સહયોગો બધા વિયોગી સ્વભાવ ના કેવા છે એટલે વિયોગી સ્વભાવ ના હોત ને સહયોગોનો તો તો કોઈ મોક્ષ થઈ શકે જ નહીં સહયોગને ધક્કો મારવો પડે મોક્ષ ના થાય શું ભાઈ ને સંભાવ નિકાલ કરવો પડે શું કરવો પડે થાય ના થાય તે હેલું અઘરું છે બધું સાહેબ